શ્લોક નંબર ફોર્ટી વન કૃષ્ણ કૃષ્ણદીક્ષાં ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યં ચોર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિઃ મથુરામાં આંગીરસ યજ્ઞ કરનારા બ્રાહ્મણોએ જોયું કે તેમની પત્નીઓના હૃદયમાં શ્રી કૃષ્ણની અલૌકિક ભક્તિ છે અને પોતે તેનાથી ખાલી છે ત્યારે તેઓ પશ્ચાતાપ કરીને કહેવા લાગ્યા દ્રષ્ટવા સ્ત્રીણામ ભગવતી કૃષ્ણે ભક્તિ મલૌકી કિમ આત્માનમ ચ તયાહીનમ અનુતપ્તા વ્યગર્હયન જન્મ ન સ્ત્રીવૃત વિદ્યામ ધિગ્વ્રતમ બહુ ધિક બહુજ્ઞતામ ધિક કુલમ ધિક ક્રિયા દાક્ષ્યમ વિમુખા યે ત્વધોક્ષ છે નાસામ દ્વિજાતિ સંસ્કારો ન નિવાસો ગુરાવપી ન તપો નાત્મમીમાંસા ન શૌચમ ન ક્રિયા શુભા અથાપી યુત્તમ શ્લોકે કૃષ્ણે યોગેશ્વરેશ્વરે ભક્તિર્દ્રઢા ન ચાસ્માકમ સંસ્કારાદિ મતામપી હાય અમે કૃષ્ણથી વિમુખ રહ્યા ઊંચા કુળમાં જન્મ દ્વિજાતિના સંસ્કાર વેદાધ્યયન વિશાળ જ્ઞાન અને યજ્ઞ કાર્યમાં કુશળતા આ બધું શા કામનું તે બધાને અને અમને ધિક્કાર છે આ સ્ત્રીઓને યજ્ઞોપવિત સંસ્કાર થયો નથી ગુરુકુળમાં પણ રહી નથી આમણે તપ કર્યું નથી અધ્યાત્મ વિચાર પણ નથી કર્યા એમાં પવિત્રતા નથી તેમજ એમની ક્રિયાઓ પણ શુદ્ધ નથી છતાં પણ આ સ્ત્રીઓને પવિત્ર કીર્તિ યોગેશ્વરેશ્વર શ્રી કૃષ્ણના સ્વરૂપમાં દ્રઢ ભક્તિ છે અને સંસ્કાર આદિથી સંપન્ન આવા અમારામાં ભક્તિ નથી પ્રહલાદજીએ કહ્યું છે કે વિપ્રાદ વિષડ ગુણ યુતાદર વિંદનાભ પાદાર વિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનોવચનમ મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરી માનહ આ બાર ગુણોથી યુક્ત બ્રાહ્મણ પણ જો ભગવાન પદ્મનાભના ચરણકમળથી વિમુખ હોય તો તેના કરતાં તો તે ચાંડાળ શ્રેષ્ઠ છે કે જેણે પોતાના મન વચન કર્મ ધન અને પ્રાણ પણ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા છે ચંડાળ તો ભક્તિથી પોતાના કોળને પવિત્ર કરી દે છે પણ અભિમાની બ્રાહ્મણ તો પોતાને પવિત્ર કરી શકતો નથી મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રાસ તેપી યાંતિ પરામ ગતિમ હે અર્જુન સ્ત્રીઓ વૈશ્યો શુદ્રો તથા પાપીઓની ચાંડાળ આદિ જે કોઈ પણ હોય તે મારે શરણે આવીને પરમ ગતિને પામે છે કિમ પુનર્બ્રહ્મણા પુણ્યા બ્રાહ્મણા કિમ પુનર્બ્રહ્મણા પુણ્યા બ્રાહ્મણા કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા જે પુણ્યશીલ બ્રાહ્મણનો તથા રાજર્ષિ ભક્તજનો હોય તે મારે શરણે આવીને પરમ ગતિને પામે તેમાં કહેવું જ છું તે ભગવાનની ભક્તિ કરવામાં શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષા લેવી તે જ પ્રથમ સાધન છે આમ પહેલાં કહ્યું જ છે દીક્ષા દીક્ષાનો તાત્પર્ય ભક્તિમાં છે દીક્ષા લે ભક્તિ ન થાય તો દીક્ષા ન કામે દીપયતિ આસુ વિજ્ઞાનમ મોહમ ક્ષાલ ક્ષાલયત્યસો એ દીક્ષાનું દીક્ષા પણ છે દીક્ષા શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત છે કેવી રીતે થાય તો એ દીક્ષામાં જ કીધું છે દીક્ષામાં હું આનો સેવક છું એવા મંત્રની દીક્ષા હોય અને મારે આની પૂજા કરવી એવી પ્રતિજ્ઞા હોય એટલે એની ભક્તિ થાવી જોઈએ જો એનું મનન કરે મંત્ર રાજનું મનનને નિધિધ્યાસ કરે તો એ મંત્રમાં જ એવી પ્રક્રિયા છે દૈવત છે મંત્ર છે એ ષાડગોણીય પૂર્ણ છે આગળ એક સરસ શ્લોક આવ્યો હતો કે મંત્ર અને મૂર્તિ એ બે ષાડગોણીય પૂર્ણ છે એને બીજા જેવા ન માનવા મંત્રને બીજા જેવો માનવો એ મંત્રનો અપરાધ છે નામા અપરાધ છે એટલે બોલો ભગવાનનો અપરાધ છે મૂર્તિને બીજા જેવું માનવું એ ભગવાનનો અપરાધ એમાં ભાવ થવો જોઈએ ષાટગુણીય પૂર્ણતાનો ભાવ થવો જોઈએ અને મંત્રનો અર્થ એ જ એનો ગુજરાતી અર્થી હું બધા કરતા હજી ઓછો છું અને ભગવાનનો સેવક છું એવો જપ કરવાનો નાનો થાય તો સેવક થાય ને હું બોસ છું ને હું સેવક છું એવું કે હાલે પણ સાધુ અને બોસ થવું ગમે સેવક થવું બહુ ગમે એને બધા બોસ બનાવી જ દે સીધા કે તમે અમારો બોસ હરિભક્તો બધા ભેળા થઈને હાંગડે ચાલીને બનાવે બોસ બનાવી દે એટલે સેવક કોઈ બનાવે નહીં અને આની કાંઈ બહુ ઈચ્છા ન હોય એમાં રહ ન હોય બોસમાં જ રહ હોય પણ દીક્ષા તો એમ નામ કહેવાય કે સેવક થાય દીક્ષાના મૂળમાં એવો જ અર્થ છે બ્રહ્માહમ કૃષ્ણ દાસ વસ્મ હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું હું દાસ છું હું દાસ છું એવો જપ કરવાનો હોય મંત્ર રાજનો જપ કરવાનો હે હા ચાંડાળ ને અસુર એવું કે નથી એવું કે હે તો અસુર ક્યાં આવ્યો એમ તો ચાંડાળ ને અસુર બે નોખા નોખા છે ચાંડાળી તો જાતિહીન છે જાતિથી હીન છે એમ હા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને પછી ચાંડાળ એમ હેઠી જાતિ છે અને ઓલો તો વિચારથી હીન છે એ અસુર કહેવાય એને વિચારો છે ને એ ભગવાનને અનુરૂપ ન હોય એ અસુર કહેવાય ઓલો જાતિ છે એના વિચારો તો ભગવાનને અનુરૂપ છે એવું કીધું કે એ ભગવાનનો ભગત છે ભગવાનનો ભગત ચાંડાળ હોય ચાંડાળ એટલે શ્રેષ્ઠ એવું નહીં ભગવાનનો ભગત ચાંડાળ હોય હે હા ભગવાનનો ભગત ચાંડાળ હોય તો એ બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ ભક્તિ વિનાનો બ્રાહ્મણ હોય અને ભગત ચાંડાળ હોય તો ચાંડાળ શ્રેષ્ઠ છે અસુર એવું નથી અસુર ને ચાંડાળ ને બે ને મેળ નથી હે હે એવું નહીં ચાંડાળ છે એ તો જ્ઞાતિ એ કરેલી છે અને અસુર છે એ ભગવાનના વિરોધે કરેલી છે ભગવાનનો વિરોધ હોય એ વિરોધી હોય જે એ અસુર અને જાતિ હારી ન હોય તો એ ચાંડાળ એમ તે ભગવાનની ભક્તિ કરવામાં શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષા લેવી તે જ પ્રથમ સાધન છે આમ પહેલાં કહ્યું જ છે એટલે તે દીક્ષા વિના શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિની સિદ્ધિ થતી નથી એટલે પહેલા વિચાર છે એ બહુ જરૂરી છે વિચારની પ્રતિજ્ઞા બહુ નિર્ણાયક નિર્ણાયક વિચાર છે એ બહુ જરૂરી છે ભક્તિ ઉત્પન્ન થવામાં અને નિર્ણય જ ન કર્યો હોય કે મારે ભગત થવું છે અને જગતમાં બીજો બીજા જગતના ભડભડિયાનો નિર્ણય કરી નાખ્યો હોય તો એ ભગત થાય ક્યાંથી દીક્ષા છે એનું મોળ છે અને દીક્ષા શું કરે શું કે છે વૈચારિક ગાઈડન્સ આપે છે નિર્ણય કરવાનો કે તું કોણ છો તો બ્રહ્મા કૃષ્ણ કૃષ્ણદાસ છું હું ભગવાનનો દાસ છું એવું તું વિચાર કહે અને એવું નિધિધ્યાસ કહે તો એને ભક્તિ થાય એમાં ભક્તિથી આવે ને ન રે મારા જેવો વિચાર કરે એવો થાય છે વિચારમાં જેને ભડભડિયો હોય છે વસ્તુનો એવો એ થઈ જાય અને આનો વિચાર જાગવો જોઈએ ને કે બ્રહ્માહમ કૃષ્ણ દાસ પછી હું ભગવાનનો દાસ છું એની બર્નિંગ ડિઝાયર થવી જોઈએ તો એને ભક્તિ થાય અને જો ડિઝાયર ન થાય તો ભક્તિ ન થાય તો એ સીધો બોસ થઈ જાય સાધુ થઈ દીક્ષા લઈને બોસ સીધો બર્નિંગ ડિઝાયર તો હોય તો દાસ થાય અને દાસ થાય તો ભક્તિ થાય એટલે દીક્ષા છે એ ભક્તિનું મૂળ છે જેની દીક્ષા લે એનો ભગત થાય માતાજીની દીક્ષા લે તો માતાજીનો ભગત થાય શિવની દીક્ષા લે તો શિવનો ભગત થાય અને મહારાજની દીક્ષા લે તો મહારાજનો ભગત થાય તે દીક્ષા વિના શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિની સિદ્ધિ થતી નથી માટે તેની સિદ્ધિ મેળવવા વિચાર વિના કાર્યની સિદ્ધિ ક્યાં થાય જેને વિચાર જ નથી સપને કે મારે ભગવાનનો સેવક થવું છે સપનામાં નથી આવતું એને કાર્યની સિદ્ધિ ક્યાં થાય રાતદી વિચાર હોય ને બર્નિંગ ડિઝાયર જાગે તો એ મહારાજ કે આ વિચાર છે એને સિદ્ધ થાય છે અને એને એના હૃદયમાં ઠરે એને જીવમાં ઠરે છે જીવમાં જો ઠર્યો હોય એ વિચાર તો એને ભક્તિ થાય તે દીક્ષા વિના શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિની સિદ્ધિ થતી નથી માટે તેની સિદ્ધિ મેળવવા મુમુક્ષુ દ્વિજાતિઓએ દીક્ષા અવશ્ય ગ્રહણ કરવી એવો ભાવાર્થ છે કંઠમાં કૃષ્ણ દીક્ષા પ્રાપણીયા એમ મૂળમાં શ્લોક છે એમ પ્રાપ્તેહી તો અનુવાદ છે પણ અનુવાદનું તાત્પર્ય વિધિમાં છે એમ પ્રાપનો પ્રાપનો યાદ ભગવાનની દીક્ષા શ્રી કૃષ્ણ ભગવાનની મહારાજની દીક્ષા પ્રાપ્ત કરવી એને દીક્ષાનો મંત્ર છે એને બરાબર જીવનમાં ધ્યાનમાં રાખવાનો દીક્ષા લીધી હોય દાસની અને જાતો હોય બીજી બાજુ તો એને દીક્ષાનો કઈ વિચાર જ નથી કર્યો કોકે ઠઠાડી બેહારી દીક્ષા એટલે તું થા ને થા ભગત એમ સાધુ થાય એને ખબર નથી કે હું મેં શેની દીક્ષા લીધી છે અને એનું ફળ ન મળે ફળ તો વિચાર કરે તો જ થાય નહીં તો ક્યાં થાય અધિકાર તો ત્યારે પ્રાપ્ત થાય એને ભગવાનની ભક્તિનો કંઠમાં તુલસીના કાષ્ટમાંથી બનાવેલી બેવડી ગોપીઓએ દીક્ષા લીધી નહોતી એમ પણ વિચાર દરરોજ કરતી હતી હે ભગવાન તમારું રૂપ જોઈને અમે તમારી દાસીઓ થઈ ગઈ છે એવો દરરોજ વિચાર કરતી હતી બર્નિંગ ડિઝાયર હતી એને બર્નિંગ ડિઝાયર એટલે તાવલાએ કીધું કે ઓ આણે દીક્ષા નથી લીધી તો એ ભગત થઈ ગયો અને અમે દીક્ષા લીધી તો ઢાંઢા જેવા રહ્યા દીક અમને ધિક્કાર છે વેદ ભણીને ઢાંડા જવા રહ્યા વિચાર નો કર્યો અમે કોના દાસ છીએ એનો વિચાર નો કર્યો એને એને ગોપીઓએ દીક્ષા નહોતી લીધી તો વિચાર કર્યો એવો કે અમે બધો ભગવાનની ની દાસી છીએ ભવામાં દાસ્યા એ ભગવાન અમે તો તમારી દાસી થઈ ગયું છે જ્યારથી તમારા દર્શન કર્યા ત્યારથી અમે દાસી થઈ ગયું છે એટલે બોલા તો ભગવાન આવ્યા માગવા તો અમુકના બોલા ઉંબાડિયા લઈને ઉપડ્યા હતા એટલે ટાંઢા જ રહ્યા એમ દાસીઓ ન થઈ કંઠમાં તુલસીના કાષ્ટમાંથી બનાવેલી બેવડી કંઠી હંમેશા પહેરવી તે સ્કંદપુરાણમાં કહ્યું છે કે ધારણીયા કંઠ દેશે તુલસી કાષ્ઠ માલિકા વૈષ્ણવેન વિશેષેણ ભગવત પ્રીતિ વિવર્ધની ખાસ કરીને માળા પહેરવી એ દીક્ષાનું એક અંગ છે મૂળ અંગ છે મંત્ર મંત્ર પૂજા અને માળા આ ત્રણ દીક્ષાના ચિહ્નો છે માળા એટલે ઓલી નહીં વાતમાં ફેરવી એ નહીં મંત્ર પૂજા ને માળા એટલે કંઠી ધારણ કરી એ ત્રણ દીક્ષાના અસાધારણ ચિહ્નો છે એટલે એ ત્રણ જેના ગ્રહણ કરે એની એને દીક્ષા લીધી કહેવાય એમાં બધા કરતા મુખ્ય મંત્ર અને પછી પૂજા અને પછી માળા ખાસ કરીને વૈષ્ણવ ભક્તે તુલસી કાષ્ઠમાંથી બનાવેલી કંઠી કંઠમાં પહેરવી કારણ કે તેનાથી ભગવાનનો રાજીપો વધે છે કંઠી ન પહેરે તો પદ્મપુરાણમાં દોષ કહ્યો છે ન ધારયંતી યે માલામ હેતુકાહ પાપ બુદ્ધય પતંતી તે તું નરકે દગ્ધાહ કોપાગ્નિના હરે હે જે પાપ બુદ્ધિવાળા નાસ્તિકો તુલસીની કંઠી નથી પહેરતા તે શ્રીહરિના કોપાગ્નિથી બળી જાય છે અને પછી નરકમાં પડે છે કંઠી નિરંતર પહેરવી એમ આગમમાં કહ્યું છે યજ્ઞોપવિતવત ધાર્યા તુલસી કાષ્ઠ માલિકે તુલસી કાષ્ઠની કંઠી યજ્ઞોપવિતની જેમ નિત્ય નિરંતર પહેરવી તથા પદ્મપુરાણમાં કહ્યું છે કે ન યશ્ય ચ પશોહો ન યશ્ય ચ પશોહો કંઠે તુલસી માલિકા ભવેત તસ્યાન્નમ માસ માસ સદૃશમ જલમ ચ મદિરા સમમ જે પશુતુલ્ય મનુષ્યના કંઠમાં તુલસીની કંઠી પહેરેલી નથી તેનું અનાજ માંસ છે અને પાણી દારૂતુલ્ય છે અહીં એક શંકા કરે છે કે તુલસીની કંઠી નિત્ય પહેરવાની જરૂર નથી પૂજા વગેરે કરતી વખતે જ પહેરવી સર્વત્ર ક્રિયાઓમાં જો પહેરે તો દોષ કહ્યો છે પદ્મપુરાણમાં કહ્યું છે કે પૂજા કાલે તથા ધ્યાને સંધ્યાદો નિત્ય કર્મણી તુલસી દધતે કંઠે તે ભક્તા હરિવલ્લભાહ ભોજને શયને ચૈવ મલમૂત્ર વિસર્જને તુલસી ધાર્યતે યેન વિષ્ણુદ્રોહી સ ઉચ્યતે પૂજા કરતી વેળાએ ધ્યાન કરવું હોય ત્યારે સંધ્યા આદિ નિત્યકર્મ વખતે જે કંઠમાં તુલસી પહેરે છે તે ભક્તો ભગવાનના પ્રિય બને છે પણ ભોજન સમયે સૂતી વેળાએ અને મળમૂત્રના ત્યાગ વખતે જે તુલસીને પહેરે છે તે વિષ્ણુદ્રોહી કહેવાય છે આવા વાક્યથી નિશ્ચિત થાય છે કે તુલસી ધારણ તો પૂજા વગેરે કરતી વેળાએ જ ધારણ કરાય પણ નિરંતર તુલસી પહેરાય નહીં પણ આ શંકા ઠીક નથી ભોજન કરતી વેળાએ વગેરે સમયે જે તુલસી પહેરવાનો નિષેધ કર્યો તે તો જે ભગવાનની પ્રસાદી ન કરાવી હોય એવી કંઠીનો નિષેધ છે નિવેદ્ય હરયે માલામ તુલસી કાષ્ઠ સંભવામ વહતે યો નરો ભક્ત્યા તસ્ય નૈવાસ્તિ પાતકમ તુલસી કાષ્ઠની કંઠી ભગવાનને ધરાવીને પછી તે પ્રસાદીરૂપ કંઠીને જે ભક્તિભાવથી પહેરે છે તેને કોઈ પાપ રહેતું જ નથી આ વચન સ્કંદપુરાણ દ્વારકા મહાત્મ્યમાં કહ્યું છે શયને ભજને સ્નાને ભોજને શયને ભોજને સ્નાને તથા ચોત્સર્ગ કર્મણી ન ત્યજે તુલસી માલામ ત્યજંસ્તામ દોષ ભાગ ભવેત સૂતી વખતે ભોજન સમયે સ્નાન કરતી વખતે અને મળમૂત્રની પ્રવૃત્તિ વખતે તુલસીની કંઠી કાઢી નાખવી નહીં જો કાઢી નાખે તો તેને દોષ લાગે છે આવું વાક્ય પાદ્યોત્તર ખંડમાં કહ્યું છે પાદમોતર આવું વાક્ય પાદમોત્તર ખંડમાં કહ્યું છે ગરુડ પુરાણમાં કહ્યું છે કે તુલસીમ કંઠ સંલગ્નામ વિસર્ગાદ્યેપી ન ત્યજેત ના શૌચમ ધારણે તસ્યા યતઃ સા બ્રહ્મરૂપિણી કંઠમાં પહેરેલી તુલસીની કંઠી મલોત્સર્ગ વખતે પણ કાઢી નાખવી નહીં પહેરી રાખવાથી તેને કોઈ જાતની અપવિત્રતા સૂતક સ્પર્શતી નથી કારણ કે તે તુલસી તે તુલસીકંઠી બ્રહ્મ સ્વરૂપ છે અહીંયા એક શંકા થાય છે કે નાગનધામ ત્રજમ ધારયેત ઋતે હિરણ્ય મૈયા સોના સિવાયની કોઈ પણ માળા કંઠી જેમાં સુગંધ ન હોય તે ન પહેરવી આમ શ્રુતિએ સુગંધ વિનાની માળા કંઠી પહેરવાની મનાઈ કરી છે માટે તુલસી પહેરવાનું વિધાન કરતી સ્મૃતિ આ આ શ્રુતિવાક્ય આગળ અતિ દુર્બળ થઈ જાય છે પણ આ શંકા ઉચિત નથી કારણ કે શ્રુતિએ સુગંધ વિનાની માળા પહેરવાનો જે નિષેધ કર્યો છે તે તો સોના સિવાયની બીજી ધાતુની માળા બાબતમાં છે તુલસી માટે નહીં આ અંગેનો વિસ્તાર તો તુલસી માળા ધારણવાદથી જાણી લેવો કોઈ કહેશે કે કંઠમાં બેવડી માળા કંઠી પહેરવાનું કેમ કહ્યું છે તો તેનો પ્રત્યુત્તર તો એમ છે કે શ્રી રાધાકૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ તેવું જણાવવા માટે બેવડી માળા કહી છે ક્યારેક અતિશય પ્રેમથી એ રાધાલક્ષ્મી આદિ તેમના સ્વરૂપમાં લીન થઈ ગયા હોય ત્યારે તેમને એકલા સમજવા આવવું પણ હવે પછી આગળ કહેવાશે આથી એક વળી કંઠી પહેરાય તેમાં કોઈ દોષ નથી અને તેથી જ આ શિક્ષાપત્રીમાં પણ ક્યાંક શ્રીકૃષ્ણ આવો શબ્દ લખ્યો છે અને ક્યાંક ખાલી કૃષ્ણ આવો શબ્દ આમ બે પ્રકારે ભગવાનના નામનો નિર્દેશ કર્યો છે તે સમજી રાખવું નિર્દેશ કર્યો છે આમ બે પ્રકારે ભગવાનના નામનો નિર્દેશ કર્યો છે તે સમજી રાખવું તે તુલસીમાળા પહેરવાનો મંત્ર તો વિષ્ણુ ધર્મમાં કહ્યો છે કે તુલસી કાષ્ઠ સંભૂતે માલે વિષ્ણુ જનપ્રિય બિભરમી ત્વા ત્વામહમ કંઠે કુરુમામ કૃષ્ણવલ્લભમ શ્રીકૃષ્ણના ભક્ત વૈષ્ણવોને વહાલી તુલસીના કાષ્ટમાંથી બનેલી આવી હેમાળા હું તને મારા કંઠમાં પહેરું છું મને ભગવાનનો વહાલો ભક્ત બનાવ યુગલ એટલે આમ તો મહારાજે કીધું છે ને કે યોગલ સ્વરૂપની ઉપાસના મહારાજે ભગવાનને ભગવાનના ભગતા એમ એમ લીધું છે પણ ઉપાસના તો એક મહારાજની છે એક નારાયણની છે એટલે આમાં એને માથે બહુ જોર ન દીધું કે બેવડી કંઠી પહેરીને એકલી હોય તો હાલ એવું કીધું પણ પ્રથા એવી છે એટલે બે જ રાખવાની રૂઢિ બલી હસી શાસ્ત્રાત રૂઢિ બલી હશે શાસ્ત્ર કરતા રૂઢિ છે એ બળવાન છે શાસ્ત્રમાં આમાં તો એવું કીધું કે એકલી કંઠી હોય તો વાંધો નહીં આપણે પહેરીએ છીએ બે હરવાળી પણ એકલી હોય તો વાંધો નહીં પણ તોય વાંધો એટલા માટે કે શાસ્ત્રાત રૂઢિર બલી હશે શાસ્ત્ર કરતા રૂઢિ બળવાન બધા નંદ સંતોએ રૂઢિ બેવડી કંઠીની પહેર પ્રવર્તાવી છે એટલે એ બળવાન જ છે એટલે બેવડી જ પહેરવાની એક હાર તૂટી ગયું હોય તો હાલે એવું નહીં વળી આપણે એક એક ભગવાનના એમ કે ઉપાસક છે એ તોય રૂઢી નંદ સંતોએ રૂઢી એવી નાખી છે ને બેવડી કંઠી વૈષ્ણવોમાં લગભગ એક એક વળી પહેરે એમાં એવું હોય એક જ હેરું હોય ખરેખર તો એ વધારે તો એ લોકો યુગલ ઉપાસક છે અને આપણે તો એક નારાયણની ઉપાસના છે જાજી તોય આપણે રૂટી આવી પાડીને ને એને રૂટી આવી પાડી રૂટી બલી હતી જાજી કરે એ વળી જુદી રીતે માનતા છે કોઈની માન્યતા જુદી હોય વળી લલાટ હૃદય અને બંને બાહુ આ ચાર પોતાના અંગો ઉપર ઉર્ધ્વપુંડ્ર કરવા ઊભા તિલક કરવા કારણ કે ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા સિવાય સમગ્ર સત્કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી આ પણ દીક્ષાનો અંગ છે તિલક ચાંદલો કંઠી મંત્ર અને પૂજા એ દીક્ષાના અંગ છે કારણ કે ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા સિવાય સમગ્ર સત્કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી તે બૃહદ નારદીયમાં કહ્યું છે કે યજ્ઞો દાનમ જપો હોમઃ સ્વાધ્યાય પિતૃકર્મ ચ વૃથા ભવતી વિપ્રેન્દ્ર ઉર્ધ્વપુંડ્રમ વિના કૃતમ હે વિપ્રેન્દ્ર ઉર્ધ્વપુંડ્ર કર્યા વિના મનુષ્ય કરેલા યજ્ઞ દાન તપ હોમ અને પિતૃકર્મ બધા કર્મ નિરર્થક થઈ જાય છે મત્સ્યપુરાણમાં પણ કહ્યું છે કે યો વિના ચોર્ધ્વપુંડ્રેણ યત કુર્યાત કર્મ વૈદિકમ નિષ્ફલમ તસ્ય તત્કર્મ ભસ્મન્યે વાહુતિ યથા જે મનુષ્ય ઉર્ધ્વપુંડ તિલક કર્યા વિના વૈદિક કર્મને કરે છે તો તેનું તે બધું કર્મ રાખમાં આપેલી આહુતિની જેમ નિષ્ફળ જાય છે હરિત સ્મૃતિમાં પણ કહ્યું છે કે ઉર્ધ્વ પુંડ્ર વિહીનસ્તુ સંધ્યા કર્મ સમાચરેત તત્ સર્વમ રાક્ષસેર નિતમ નરકમ સચ ગચ્છતિ નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ ત્રિવિધમ શ્રુતિનોદિતમ ઉર્ધ્વપુંડ્ર વિહીનસ્ય સર્વમ તન નિષ્ફલમ ભવેત જો કોઈ મનુષ્ય ઉર્ધ્વપુંડ્ર કર્યા સિવાય સંધ્યાકર્મ કરે તો તે બધા કર્મ તે બધા કર્મોને રાક્ષસો લઈ જાય છે અને કર્મનો કરતા નરકમાં જાય છે નિત્ય નૈમિતિક તથા કામ્ય આ ત્રણ પ્રકારના કર્મ શ્રુતિએ કહ્યા છે તે કર્મ કરતી વેળાએ જો ઉર્ધ્વપુંડ ન કર્યું હોય તો તે બધું કર્મ નિષ્ફળ નિષ્ફળ થાય છે કેટલાક એવું કહે છે કે લલાટે પુંડ્રકમ દ્રષ્ટવા સ્કંધે માલ્યમ તથૈવ ચ નિરાશા પિતરો યાંતિ દ્રષ્ટવા ચ વૃષલીપતિમ લલાટમાં ઉર્ધ્વપુંડ્ર અને કંઠમાં પ્રસાદીની ફૂલમાળા દેખીને તથા વૃષલી સ્ત્રીના પતિરૂપ પોતાના વંશજને દેખીને નિરાશ થયેલા તેના પિતૃઓ જતા રહે છે આવું સ્મૃતિવચન છે માટે શ્રાદ્ધ કરતી વેળાએ ઉર્ધ્વપુંડ્ર ન કરવું પણ તે વાત બરાબર નથી ઉપરના સ્મૃતિવાક્યમાં ઉર્ધ્વપુંડ્રનો જે નિષેધ કર્યો છે તે તો ચંદનથી કરેલા ઉર્ધ્વપુંડ્રનો નિષેધ છે આશ્વલાયનનું વચન છે કે પ્રાક પિંડદાનાત ગંધાદ્યેર નાલમ નાલમ કુર્યાત સ્વવિગ્રહમ પિતૃઓને પિંડદાન કર્યા પહેલાં ચંદન આદિથી પોતાના શરીરને અલંકૃત કરવું નહીં ચંદનની સાથે કુમકુમ પણ ન વાપરવું ઉપરના પુંડ્ર શબ્દનો અર્થ પૃથ્વીચંદ્રે ત્રિપુંડ્ર એવો કર્યો છે તે કહે છે કે ઉર્ધ્વમ તું તિલકમ કુર્યાત ન કુર્યાત દ્વે ત્રિપુંડ્રકમ નિરાશા પિતરો યાંતિ દ્રષ્ટવા ચૈવ ત્રિપુંડ્રકમ તિલક ઊભું કરવું ત્રિપુંડ્રક ન કરવું કારણ કે જેના વંશજના લલાટમાં ત્રિપુંડ્ર હોય છે તેને દેખીને તેના પિતૃઓ નિરાશ થઈને જતા રહે છે આવું વૃદ્ધ પરાશરનું વચન છે આવું વૃદ્ધ પરાશરનું વચન ઋષિઓપી ભીલના નેકોર મુનિ રિયસ્ય મત પ્રમાણ એમાંથી મહારાજે આ બધી રૂઢી કાઢી છે એક આમ કહેતા હોય કે એમ એક આમ કહેતા હોય તો પણ આ આમ કરવું આપણે આવું કરવું ત્રિપુંડ એટલે આડું આવું વૃદ્ધ પરાશરનું પણ વચન છે માટે શ્રાદ્ધ કરતી વેળાએ પણ ગોપીચંદનથી ઉર્ધ્વપુંડ તિલક કરવું પદ્મપુરાણમાં કહ્યું છે કે ઉર્ધ્વપુંડ્ર ધરોયસ્તુ શ્રાદ્ધમ કુર્યાત શુભાને શ્રાદ્ધને શ્રાદ્ધમ કુર્યાત શુભાનને કલ્પકોટી સહસ્ત્રાણી ગયા શ્રાદ્ધ ફલમ લભેત હે શુભાનને જે મનુષ્ય લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક કરીને શ્રાદ્ધ કર્મ કરે છે તો તેને હજારો અને કરોડો કલ્પ પર્યંત ગયા શ્રાદ્ધ કરે તેવું ફળ મળે છે સ્મૃતિસાર સમુચ્ચયમાં કહ્યું ઉર્ધ્વપુંડને ઉદ્દેશીને કહ્યું છે કે લલાટે તિલકમ કૃત્વા કુર્યુઃ શૈવાશ્ચ વૈષ્ણવાહ તર્પણમ ચાપી વૈ શ્રાદ્ધ મન્યથા નિષ્ફલમ ભવેત શૈવો અને વૈષ્ણવો સહુએ લલાટમાં તિલક કરીને પિતૃતર્પણ અને શ્રાદ્ધ કરવું તિલક ન કરે તો તે કર્મ નિષ્ફળ થાય છે બ્રહ્મપુરાણમાં કહેવાયું છે કે ઉર્ધ્વપુંડ્રમ દ્વિજહ કુર્યાત ક્ષત્રિયસ્તુ ત્રિપુંડ્રકમ અર્ધચંદ્રમ તુ વૈશ્યાનામ વર્તુલમ શુદ્ર જાતિશું બ્રાહ્મણે ઉર્ધ્વપુંડ્ર કરવું ક્ષત્રિય ત્રિપુંડ્રક કરવું વૈશ્યોએ અર્ધચંદ્રક કરવું અને શુદ્રોએ વર્તુળ ગોળ કરવું તે તો જે વૈષ્ણવ ન હોય આવા ક્ષત્રિય આદિને ત્રિપુંડ્રક આદિ કરવાનું કહ્યું છે કંઈ વૈષ્ણવોને ત્રિપુંડ્રક કરવાનું કહ્યું નથી ઉર્ધ્વપુંડ્રમ તું સર્વેશામ ન નિષિદ્ધમ કદાચન ધારયેયુ ક્ષત્રિયાદ્યા વિષ્ણુ ભક્તા ભવંતી યે ઉર્ધ્વપુંડ્ર સહુને કરવાનું છે તેનો કોઈને ક્યારેય નિષેધ નથી ક્ષત્રિય આદિ જે કોઈ વૈષ્ણવ હોય તેમણે ઉર્ધ્વપુંડ્ર કરવું આવું પાદ્મોત્તર ખંડના પુંડ્રાધ્યાયમાં કહ્યું છે લલાટ આદિ ઉપર સાધારણ રીતે સહુ કોઈને લલાટ હૃદય અને બંને બાહુઓના મૂળમાં આમ ચાર અંગો ઉપર જ ઉર્ધ્વપુંડ્ર અભિપ્રેત છે અને દીક્ષાવિધિમાં પણ તેવું જ કહેલું છે બ્રહ્મચારીને તો તે ચાર ઉપરાંત એક વધારાનું કંઠમાં પણ ઉર્ધ્વપુંડ કરવાનું વિધાન દીક્ષાવિધિમાં જ છે તે તિલક કરવાનો વિધિ તો હવે પછી આહનિક પુરાણમાં કહેવાશે મૂળ શ્લોકમાં ચકાર મૂક્યો છે તેનો અર્થ એવો થાય છે કે વૈષ્ણવોએ ભગવાનના આયુધોની છાપ તપાવવી અને પછી તે તપ્ત મુદ્રાઓ બંને ભુજાઓ ઉપર છાપવી આ તપ્તમુદ્રાની આજ્ઞા નિત્ય છે ફરજિયાત છે માટે તેને અહીં ચકારથી સમુચિત કરી છે તે પદ્મપુરાણમાં કહ્યું છે કે અગ્નિહોત્રમ યથા નિત્યમ વેદસ્યાધ્યયનમ યથા બ્રાહ્મણસ્ય તથૈવેદમ વેદમ તપ્તમુદ્રાદિધારણમ બ્રાહ્મણને જેમ અગ્નિહોત્ર નિત્ય ફરજિયાત છે વેદોનું અધ્યયન જેમ નિત્ય છે તેમ તપ્તમુદ્રા ચક્ર આદિ આયુધોની છાપો અવશ્ય લેવી તે રીતે જ અંકયે તપ્ત ચક્રાદ્યે રાત્મનો બાહુ મૂલયો કલત્રાપત્ય ભૃત્યેશુ પશ્ચાદિશુ ચ સર્વશઃ તપાવેલ ચક્ર આદિ આયુધોથી પોતાના બાહુઓના મૂળમાં છાપો લેવી તેમજ પત્ની બાળકો નોકર ચાકર અને પશુઆદિ સહુને પણ તપ્તમુદ્રાની છાપો આપવી પશુઓને હોતે લેવડાવી હા કાશીખંડમાં કહ્યું છે કે બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય શુદ્રો વા યદિ વેતર શંખ ચક્રાંકિત તનુ તુલસી માલિકા ધર ગોપી ચંદન લિપ્તાંગો દૃષ્ટશ્ચેત તદઘમ કૃત કુત તદઘમ કુત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કે બીજો કોઈ હોય કે બીજો કોઈ પણ મનુષ્ય હોય તેની ભૂજાઓ ઉપર જો તપ્તમુદ્રાની છાપો હોય કંઠમાં તુલસીની માળા પહેરી હોય અને ગોપીચંદનના તિલક કર્યા હોય તેના જો દર્શન થાય તો દર્શન કરનારાને પાપ રહે જ નહીં બધા પાપોનો નાશ થઈ જાય સ્કંદપુરાણમાં પણ કહ્યું જ છે કે તપ્ત તપ્ત મુદ્રા ધરો વિપ્રો વિશેષેણ ચ વૈષ્ણવ દ્રષ્ટવા પૂજ્યો ન સંદેહો નિંદકો નારકી ભવેત બ્રાહ્મણે પૂજાઓ ઉપર ભગવાનના આયુધોની છાપો લીધી હોય બ્રાહ્મણે પૂજાઓ ઉપર ભગવાનના આયુધોની છાપો લીધી હોય અને જો તે વૈષ્ણવ બ્રાહ્મણ હોય તો તેના દર્શન કરીને તેની પૂજા સત્કાર કરવા જોઈએ જો તેની કોઈ નિંદા કરે તો તે નિંદક ચોક્કસ નરકમાં પડે છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે આ સહુએ પોતાની ભુજાઓ ઉપર સુદર્શન ચક્રની છાપો લીધી હતી જેમ કે ચક્રાંકિત ભુજાહા સર્વે પ્રહલાદેન ધ્રુવેણ ચ વિભીષેણ બલિના રૂકમાંગદ શુકેન ચ માંધાતા યંબરીષેણ માર્કંડેય મુખેર બુધૈ શંખાદિ ચિહ્નિતમ સર્વેર દેહમ કૃત્વા ચ પુત્રક હે પુત્ર પ્રહલાદજી ધ્રુવ વિભીષણ બલિ રૂકમાંગદ સુખદેવજી માંધાતા અમરીશ અને માર્કંડેય આદિ બુદ્ધિશાળી સર્વ મહાપુરુષોએ ભગવાનના શંખ આદિ આયુધોની છાપો પોતાના શરીર પર લીધી હતી કુર્મપુરાણમાં કહ્યું છે કે ચક્રાદિ ધારણમ પુંસામ પર સંબંધ વેદનમ પાતિવ્રત્ય નિમિત્તમ હિ વલયાદિ વિભૂષણમ સ્ત્રીઓ હાથમાં કાંડામાં વલય બંગડી વગેરે જે અલંકાર પહેરે છે તે તેમના પતિવ્રતાપણાના સૂચક છે તેમ ચક્ર આદિ આયુધોની છાપો ભૂજા ઉપર લેવી તે પરમાત્માની સાથે ઉપાસ્ય ઉપાસકના સંબંધની સૂચક છે બૃહન નારદીય પુરાણમાં કહ્યું છે કે સુદર્શનેન યસ્યાંગમ લાંછિતમ તુ ભવેત સદા દેહે તસ્ય વસેત નિત્યમ શ્રિત્યા યુક્ત સ્વયં હરિ ચક્રાયુધાંકિતમ દૃષ્ટવા યમોપી રુદિ શંકિત પ્રણામમ દૂરતઃ કૃત્વા વિષ્ણુભક્તમ વિમત્સરમ જેના શરીર ઉપર સુદર્શન ચક્રની છાપ નિરંતર રહી હોય તેના શરીરમાં ભગવાન શ્રીહરિ લક્ષ્મીની સાથે આવીને નિત્ય વસે છે સુદર્શન ચક્રરૂપી આયુધની છાપવાળા નિર્મત્સર વિષ્ણુ ભક્તને દેખીને યમરાજ પણ મનમાં શંકિત થઈ જાય છે અને તેનાથી દૂર રહીને જ તેને પ્રણામ કરે છે શાંડિલ્ય સ્મૃતિમાં પણ કહ્યું છે કે પશુ પુત્રાદિકમ સર્વમ ગૃહોપકરણાની ચ અંકયત શંખમ ચક્રાભ્યામ નામ કુર્યાચ વૈષ્ણવમ સ્ત્રીય સહૈવ કર્તવ્યમ ગૃહસ્થસ્ય વિધાનત સંસ્કાર પંચકમ તેન ભવેત સા ધર્મચારિણી તપાદી પંચ સંસ્કારા તાપાદી પંચ સંસ્કારા ગૃહસ્થસ્ય યથાવિધિ આચાર્યેણ સદા કાર્યા સ્વગૃહયોક્ત વિધાનતઃ પશુ કે પુત્ર આદિ બધા પોતાના પોષ્ય તથા ઘર વપરાશની બધી જ ચીજો વસ્તુઓ બધાને ચક્ર અને શંખની છાપોથી અંકિત કરવા સાધનો હોત એ બધા એવા કરવા કોમ્પ્યુટર લેવું તો પહેલાં એને શંખ ચક્ર કરાવવું ગાડું ને એવું બધું વાંચે ઘર વપરાશની બધી જ ચીજો વસ્તુઓ બધાને રોજાચાર્યમાં એવું હોય છે ને કા પેલું શંખ ને એનું મુખ્ય ચિહ્ન હોય જ્યાં હોય ને લગાડ્યું હોય એને ઘર વપરાશની બધી જ ચીજો વસ્તુઓ બધાને ચક્ર અને શંખની છાપોથી અંકિત કરવા અને નામ પણ શ્રી વિષ્ણુના સંબંધવાળા રાખવા મહારાજે રામાનંદ સ્વામીને જ્યારે રામાનુજાચાર્ય જે દર્શન દીધા ત્યારે પંચ સંસ્કાર યુક્ત શરીર એવું આવે છે ભક્ત ચિંતામણીમાં સપનામાં દર્શન દઈને બધા ઓલા તિલક કરી દીધા અને પંચ સંસ્કાર શંખ ચક્ર હોતે એમાં છે પંચ સંસ્કાર ગૃહસ્થે વિધિપૂર્વક પોતાની સ્ત્રીએ સહિત પાંચ સંસ્કાર તુલસી કંઠી તપ્તમુદ્રા મુદ્રા ઉર્ધ્વપુંડ્ર વૈષ્ણવ નામ અને મંત્ર મંત્રાર્થ ગ્રહણ કરવા અને તેથી જ તે સ્ત્રી ગ્રહસ્થને સહધર્મચારિણી થાય છે આચાર્યે પોતાના ગૃહ્ય સૂત્રોમાં કહેલા વિધિ પ્રમાણે હંમેશા પાંચ સંસ્કાર કરવા પરાશર સ્મૃતિમાં કહ્યું છે કે પ્રથમમ તાપ સંસ્કારમ તાપસૈર મુનિભિ સ્મૃતમ સર્વાશ્રમેશુ વસતામ સ્ત્રીણામ ચ દ્વિજ સત્તમાહ અગ્નિ તપ્તેન ચક્રેણ બાહુમૂલેશુ લાંછિતા તે યાંતિ પરમમ સ્થાનમ પુનરાવૃત્તિ વર્જિતમ હે સજ્જનો સમગ્ર આશ્રમોમાં રહેતા પુરુષો અને સ્ત્રીઓ સહુએ સર્વપ્રથમ તપ્તમુદ્રાથી છાપો લેવી આવું તપસ્વી મુનિઓએ કહ્યું છે જેના બાહુ મૂળના ઉપર અગ્નિમાં જેના બાહુ મૂળના ઉપર અગ્નિમાં તપાવેલા ચક્રની છાપો આપેલી હોય છે તે જ્યાંથી પાછા આવવું ન પડે આવા ભગવાનના સર્વોત્તમ સ્થાનમાં જાય છે અર્થાત ભગવાનના ધામને પામે છે વિષ્ણુ રહસ્યમાં પણ કહ્યું છે કે વૈષ્ણવા મુનયઃ સર્વે વિષ્ણુ ચક્રેણ મુદ્રિતા તેષામ દર્શન માત્રેણ મહાપાતક નાશનમ અતિ પાપ પ્રસક્તોપી વિષ્ણુ ચક્રાંકિતસ્ય પાદોદકમ પીબેત યસ્તુ સર્વ પાપે હિ પ્રમુચ્યતે સમગ્ર મુનિઓ વૈષ્ણવ હોય છે અને તેમની ભૂજાઓ વિષ્ણુના સુદર્શન ચક્રથી અંકિત હોય છે તેમના દર્શન માત્રથી જ મહાપાપોનો નાશ થઈ જાય છે અતિશય પાપમાં ડૂબી ગયેલો માણસ પણ વિષ્ણુ ચક્રની છાપવાળા વૈષ્ણવનું પાદોદક જો પીવે છે તો તે સમગ્ર પાપોથી છૂટી જાય છે અને વિશ્વક્સેન સંહિતામાં પણ કહ્યું છે કે શરીરે યશ્ય કશ્યાપી દૃશ્યતે વૈ સુદર્શનમ તસ્મૈ કુર્વિત પક્ષીન્દ્ર નમસ્કારાન પ્રયત્નતઃ હે પક્ષીરાજ કોઈના શરીર ઉપર સુદર્શન ચક્રની છાપ દેખાય તો તેમને પ્રયત્નપૂર્વક નમસ્કાર કરવા જોઈએ બ્રહ્માંડ પુરાણમાં પણ કહ્યું છે કે નારાયણા યુધેર નિત્યમ ચિહ્નિતો યસ્ય વિગ્રહ પાપકો પાપકોટી શતમ દગ્ધમ તસ્મિન દૃષ્ટે ભવેત સદા શ્રાદ્ધાદિ સર્વ કર્મા કર્માર્હ ઇત્યુક્તમ કિંમત પરમ જેનું શરીર નારાયણના આયુધોથી નિત્ય અંકિત હોય એના જો દર્શન થાય તો દર્શન કરનારા તેના કરોડો પ્રકારના પાપ કાયમને માટે બળી જાય છે અને શ્રાદ્ધ આદિ સર્વ પુણ્ય કાર્યોમાં તે યોગ્ય બની જાય છે આમ કહ્યું છે આથી પછી બીજું ઉત્તમ શું હોઈ શકે આચારદીપમાં પણ કહ્યું છે કે ઉપવિતાદી શંખ ચક્રા ગદાદય બ્રાહ્મણસ્ય વિશેષેણ વૈષ્ણવસ્ય વિશેષત ભગવાનના ભગવાન નારાયણના શંખ ચક્ર અને ગદા આદિ આયુધોની છાપોને ખાસ કરીને બ્રાહ્મણે તો યજ્ઞોપવિતની જેમ નિરંતર ધારવી અને તેમાં પણ જો તે વૈષ્ણવ હોય તો વિશેષપણે તે છાપો પોતાના શરીરે ધારવી જેના શરીર ઉપર આયુધોની તપ્ત મુદ્રા લીધી નથી હોતી તેનો અપકર્ષ હીનતા સ્મૃતિમાં બતાવી છે જેમ કે વિના યજ્ઞોપવિતેન વિના ચક્રસ્ય ધારણાત વિના દ્વયેન વૈ વિપ્રશ્ચ ચંડાલત્વમ ચંડાલત્વમ અવાપનુયાત શંખ ચક્રોર્ધ્વ પુંડ્રાદિ રહિતો બ્રાહ્મણાધમઃ સ જીવન્નૈવ ચાંડાલઃ સર્વધર્મ બહિષ્કૃત યજ્ઞોપવિત ધાર્યા સિવાય કે સુદર્શન ચક્રની છાપ લીધા સિવાય અથવા તો તે બંને ન ધાર્યા હોય તો બ્રાહ્મણ ચાંડાળ બની જાય છે શંખ ચક્ર અને ઉર્ધ્વપુંડ્ર આદિ વિનાનો તે બ્રાહ્મણ અધમ ગણાય છે બધા જ ધર્મકાર્યો બધા જ ધર્મકાર્યોથી તે બહિષ્કૃત છે અને જીવતો થકો જ ચાંડાળ થઈ જાય છે હારિત સ્મૃતિમાં કહ્યું છે કે અચક્રધારીણો વિપ્રાહા સર્વ કર્મસુ ગર્હિતાહા અવૈષ્ણવત્વ માપન્ના નરકમ યાંતિ નિશ્ચયમ ચક્ર ચિહ્નાદિ રહિતમ પ્રાકૃતમ કુલ પ્રાકૃતમ કલુષાન્વિતમ અવૈષ્ણવમ તુ તમ દુરા સ્વાપ સ્વપાકમિવ સંત્યજેત સુદર્શન ચક્રની તપ્તમુદ્રા છાપ જેને ન હોય એવા બ્રાહ્મણો સર્વ સત્કર્મમાં નિંદ્ય ગણાય છે તેઓ વૈષ્ણવ મટી જઈને નિશ્ચિત નરકમાં જાય છે ચક્રાદિની છાપો જેને ન હોય પાપોથી ભર્યો અને લૌકિક આવા વૈષ્ણવ આવા અવૈષ્ણવ મનુષ્યને તો ચાંડાળની જેમ જ દૂરથી જ તજી દેવો જોઈએ ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે ચક્રાંકિત ભુજમ દ્રષ્ટવા યસ્તુ નાભિવાદયેત તિર્યગ યોનિશતમ પ્રાપ્ય વિષ્ઠાયામ જાયતે કૃમિ યજ્ઞોદાનમ તપો હોમો ભોજનમ પિતૃતર્પણમ ચક્રલાંછનહીનસ્ય વિપ્રસ્ય વિફલમ ભવેત ચક્ર તપ્તમુદ્રાથી ચિહ્નિત ભૂજાવાળા વૈષ્ણવને તેને દેખીને જે મનુષ્ય તેનું અભિવાદન નથી કરતો તો તે સો વખત પશુ પક્ષી જાતિમાં જન્મીને છેલ્લે વિષ્ટાનો કીડો થાય છે જેણે ચક્રની છાપ ન લીધી હોય આવા બ્રાહ્મણે કરેલા યજ્ઞ દાન તપ હોમ તથા પિતૃતર્પણ વગેરે નિષ્ફળ થઈ જાય છે વળી પદ્મપુરાણમાં કહ્યું છે કે સંલાપાર સંલાપાત દર્શનાદ દાનાદ સંલાપાત દર્શનાદ દાનાદ યજનાદ વંદનાદપી ચક્રાંકિતસ્ય વિપ્રસ્ય વિષ્ણુ સાયુજ્ય માપનુયાત તથૈવ ચક્રહીનસ્ય પૂજનાદ વંદનાદ અપી વૈષ્ણવો નિરય યાતે નિરયમ વૈષ્ણવો નિરયમ યાતે યાવદા ભૂત સંપલ સંપ્લવમ યાવદા ભૂત સંપ્લવમ અચક્રધારિણમ વિપ્રમ શ્રુતિ સ્મૃતિ સમન્વિતમ ત્યજેત ત્યજેત ચાંડાલ ભાંડસ્થમ તે વિપ્રમ ચામૃતમ યથા જેણે સુદર્શન ચક્રની તપ્તમુદ્રા છાપ લીધી હોય આવા બ્રાહ્મણની સાથે જે કોઈ વાતચીત કરે તેના દર્શન કરે તેને દાન કરે યજ્ઞવિધિ કરે તથા તેને વંદન કરે તે વિષ્ણુના સમાન ગુણયોગરૂપ મોક્ષને પામે છે તે રીતે જ જેણે ઉક્ત તપ્તમુદ્રા લીધી નથી તેવા વિપ્રનું પૂજન વંદન કરનારો વૈષ્ણવ પણ આ જગતનો પ્રલય થાય ત્યાં સુધી નરક ગતિને પામે છે શ્રુતિ અને સ્મૃતિના અભ્યાસી જે બ્રાહ્મણે ચક્રાદિથી ચક્રાદિની તપ્તમુદ્રા ન લીધી હોય તો ચાંડાળના પાત્રમાં રહેલા અમૃતની જેમ તે બ્રાહ્મણનો દૂધથી જ ત્યાગ કરવો ઉર્ધ્વપુંડ્ર ધારણવાદમાં કહ્યું છે કે ઉર્ધ્વપુંડ્રમ ચ તુલસી માલા ચક્રાદિ ધારણમ શાલગ્રામ શિલાર શિલાર્ચા વા શાલગ્રામ શિલાર્ચા ચ લિંગમ વિષ્ણુજનસ્ય હિ ઉર્ધ્વકુંડ તુલસીની કંઠી ચક્રાદિ આયુધોની છાપો અને શાલગ્રામ સ્વરૂપની પૂજા આ બધા વૈષ્ણવ ભક્તના ચિહ્ન છે સહજાન સ્વામી મહારાજ